ના ગમતાનું ચોખ્ખું મન ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વિતરાગ થવાશે ચોખ્ખું મન એટલે શું ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે એટલે શું કે નિમિત્તને બચકા ના ભરે કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઈ નાખે ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા પડે ને હા એ ખરું પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય અને અમુક બાબતમાં ના થયું હોય એ બધા સ્ટેપિંગ છે જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે અમને તો પહેલેથી જ જગતના શબ્દે શબ્દનો વિચાર આવે પહેલાં ભલે જ્ઞાન નહોતું પણ વિપુલમતી એટલે બોલતાની સાથે જ ફોડ પડે ચોગરદમના તોલ થાય વાત નીકળે તો તરત જ તારણ નીકળી જાય આને વિપુલમતી કહેવાય વિપુલમતી હોય જ નહીં કોઈને આ તો એક્સેપ્શનલ કેસ બની ગયો છે જગતમાં વિપુલમતી ક્યારે કહેવાય એવરીવેર એડજસ્ટ કરી આપે એવી મતી હોય આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને કાચું કાપી નાખે તે ક્યાંથી એડજસ્ટ થાય પણ એવરીવેર એડજસ્ટ થવું જોઈએ